એનો લાભ લઈએ આપડા આપડી એનો જેલનો એનો લાભ લેવા દેવો સામો માણસ લાભ લે નાલાયક હોય દુરુપયોગ આગળથી કોઈ દુરુપયોગ કરવાનો છે કોઈની નથી જે દુરુપયોગ થવાનો છે એમાં કોઈ બંધ થવાનો નથી જેટલો દુરુપયોગ થવાનો એમાં કોઈ ભેભાર થયો નથી નવો દુરુપયોગ કરવાની કરી સમજી નહીં ભરત લાગશો નહીં બિલકુલ ભરત કાઢી નાખશો એક અવતાર પૂરતી ભરત કાઢી નાખશો એની ગેરંટી અમારી પાસે <laughs> ચરણ કરવાથી શું ફાયદો થાય હા હા દાદા એ ચરણ કા શું ફાયદો થાય વન પણ હા એ શું થાય એને કઈ થતું નથી દાદા અત્યારે તમને એવા આપે કિંમત આવે તેમ શું થાય તને અત્યારે? Hero, if he, if he count it as blood, what's the value of it? And if you don't know the pri- uh, you know, value of it, then you Don't will tell me what the value is. So he told you one million dollars, but it doesn't look like a man like it can. It doesn't. It just doesn't. It isn't worth a man. Like, it- like if you see something and you think it's a hundred dollars, so then it isn't worth. Then you wouldn't pay a hundred thousand dollars for it. Yes, but the thing is, what we say, કરોડ રૂપિયા હીરો હોય પણ એને કેમ નહીં પડે? suppose, He's trying to say that you see just one minute. એ સુખ ના ઉત્પન્ન થાય. બરાબર છે એ હીરો હોય તો સુખ ઉત્પન્ન ના થાય અને જેની કિંમત હોય ત્યાં સુખ ઉત્પન્ન થાય If you value it, then it will have an effect on you. If you don't value it, it will not have an effect. Just like if there is a diamond, the, you know, recently in Phoenix, said કે એ વિચારે કે આ સારું છે તો સારું થશે એનો અર્થ એવો થયો કે એવો વિચાર કરે કે આ સારું છે નહીં સારું છે જ સારું સમજવું પડે It is good, you only have to understand it. It is like it is like a real diamond, but you have to know it as a real diamond. As long as you know it as a stone, it will have no value for you. It will stop all your worries and pain and dukkha. Okay, then what does the next stop is? What should I do for work process? દાદા એ શું કરે જેનાથી એ સ્ટોપ થઈ જાય વરીઝ એ બધું કેમનો સ્ટોપ થઈ જાય દાદા એ ચરણ વિધિ કરે છે એનો કઈ એને ઇફેક્ટ થતો નથી તો એવું એને લાગે છે ના હોય આવો પરિવાર છે ને પરિવર્તન દાદા નથી જજાય બોલતા થાય કે હું સ્પિરિચ્યુઅલ એનર્જીમાં નીતિન દાદા ભગવાન નાખી દેવી તારે એટલે કઈ ડેવલપ નથી બેબી ડેવલપ છે ધીમે ધીમે ધીમે Not right now. Yeah. Develop છે ના છે તમારે તો જન્મ લીધો થશે you It will take time for you to understand. Yeah, એટલે ધીમે ધીમે રહેશે જ એ. right. Doesn't mean anything. Yeah. Right. Right, right. Uh, નામ શું અર્ચના હા દાદા અર્ચના પૂછે છે કે એને તમારું બધું ફિલોસોફી ને ટીચિંગ બધું ગમે છે કે આપણે આપ શીખવાડો છો જ્ઞાન ગમે છે પણ આ દાદા ભગવાનના અસીમ જે જે કાર બોલવાનું એને નથી ગમતું તો એને પોતાને નથી ગમતું દાદા ભગવાન એને માટે એને કઈ નથી એ એ દાદા ભગવાન અસીમ જે ગાવાનું એના કામનું નથી તો એ શું દાદા એ બંધ રાખવું આપણે જે આપણે ના ગમતું હોય તે બંધ રાખવું લોકોને ગમે બહુ તારો માલ કાચો હોય કચરો ભાઈ લઈ હોય તમારું જ્ઞાન એને ગમે છે તમે જે જ્ઞાન આપો છો ટીચિંગ કરાવો છો આજ્ઞા તમારી ગમે છે પણ ના ભાઈ એવું છે ને ચોખ્ખું નહીં અવને ગમ્યું એક ગમે તારગણ ગાતો પમાર અને એવું ના ગમે પોતે એક્શન વસવા આ બધું ચોખ્ખો માલ નથી માલ જવા નથી કમ્પ્લેટ શું રાગવાળો માલ એટલે દાદા ભગવાન ના અરવિંદ જે જે કાળખો તથા આરતી વખતે આપ જે દ્રષ્ટિ આપો છો તે અવસ્થા અને આપ સત્સંગ કરતા હો તો એ અવસ્થામાં ફેર ખરો દોઢ મિલિયન આપી શકે છે દોઢ મિલિયન પૂછી તો કેમ કઈ એટલી બધી કિંમત છે તમને If somebody gives a million dollars and if they, if they pay a million dollars પૂછી દો કેમ કે છે વાય છે વાય છે વાય છે are getting from peace and enjoyment. This is the ધીમે ધીમે જોડે છે તમારે જોડે છે ને જન્મ ધીમે ધીમે ચૌદ વર્ષમાં છે મોટી ઉંમરમાં રમવાનું ગમે છે ટેનિસ ગેમ્સ રમે છે બીજું બીજું uh, નથી ગમતું શું નથી ગમતું પછી ગમ વાગે પગમાં વાગે દુઃખ શારીરિક દુઃખ થાય એ નથી ગમતું મમ્મી જપવા પડે છે ગમે છે મમ્મી મેં ડિસ્ટ્રિક્ટ લાઈક ના દાદા અને ભાદર આપે ના ના ગમે બોલવાનું બોલાવવું છે બોલવું અને દાદા બોલાવવું સમજાવો સારું બોલાવવું વધારે સારું કે બોલવું વધારે સારું બોલાવવું છે સારું એટલે મને બધા દાદા એકલા હોય તો શું સારું જો મનમાં બોલવું સારું કે મોટે બોલવું સારું મોટે બોલવું સારું મોટે બોલવું સારું બોલાવામાં શું મોટે બોલા શું થાય એ બીજા વિચાર બીજા બધો બંધ થઈ જાય અને મનમાં બોલે એક વાર વિચારનું કથન થાય કે ભાઈ આ બેમાં તો ડિસિપ્લિન છે ડિસિપ્લિન કરી ગમે નહીં કરે એમ કે બોલાવામાં શું વધારે વધારે પડતું મોટું ના બોલે પણ પોતાના કામને તમારે એટલું બોલવાનું વધારે પડતું દક્ષાબેન પૂછે છે કે આપણા કાનને સંભળાય એટલો જ જોશ થી મોટે બોલવાનું કે વધારે મોટું બોલવાનું આપણે રૂમમાં જઈને આપણે અહીં બોલાવી જેવું વિચાર દખલ ના કરે પુષ્પાબેન પૂછે છે કે બોલાવવામાં અને બોલવામાં શું ફરક બોલાવવાનું કઈ રીતે વધારે સારું બોલાવાનું કેવી રીતે સારું કેમ સારું બોલાવનાર માણસ નક્કી કરી દે જ્યાં મારે બોલાવવાનું છે બધા બારીઓ બંધ બોલનાર બધી બારીઓ કોઈ ખુલી રાખે પછી સવાય કાર્ય હું પણ બે જણા હોય ને હું બોલાવું ને અરુણ બોલે અને અરુણ બોલાવે ને હું બોલું એવું કરવું કે સાથે બોલું એવું એવું કરવું બરાબર તે બોલાવે ને આપડે બોલીએ જેથી આમ લઈ લાભ આપે ને એ બધા એને લાભ મળે ને દસ મિનિટ અમે દાદા ભગવાનના અસીમ જે જે કારકો બોલીએ છીએ તો એમાં અમે સાથે બોલીએ છીએ કે વારાપતિ બોલાવો વારાપતિ બોલાવો બોલાવનાર ચોક્કસ થઈ જવું પડે નમસ્કાર બીજી દાદા આપણે નવ કલમ નમસ્કાર વિધિ એ બધું એક જણ બોલે અને બીજા બધા પાછળ બોલે કે સાથે બોલવું સારું એ બધું સાથે બોલે એ બધું સાથે દાદા પણ એટલું જ જોયું દાદા અમે દરરોજે દર શુક્રવારે પહેલા નવ કલમ બોલ આપણે પહેલા પહેલા ત્રિમંત્ર બોલીએ પછી નવ કલમ બોલીએ પછી નમસ્કાર વિધિ બોલીએ પછી શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ અને પછી સત્સંગ ચાલુ કરીએ તો એ બરાબર છે કે બદલવા જેવું છે અંદર અને છેલ્લે દાદાની આરતી કરીએ છીએ દાદા શ્રીમંત સ્વામી ની આરતી ઉમેરવી જોઈએ દાદા અત્યારે કરતા નથી પણ કરવી જોઈએ કરો સારી વાંધો ને કરો સારી ના કરીએ તો વાંધો નહીં બરાબર તમે કરો તારે પેલા કરી દાદાની છબી પાસે દીવો મૂકીએ અને પછી આરતી બોલીએ છીએ બધા સાથે આમ આમ ફેરવતા નથી હા અને ખાલી દાદાની જ કરીએ છીએ સિમંદર સ્વામી કરતા નથી પણ કરવી જોઈએ અચ્છા હા કરીશું હવે તો તારી તારી થોડા પદો ગાવા જોઈએ કયા પદો આપણા કવિના પદો થોડા એ આવડતા એ ગાવા એટલે આખા દિવસ ભક્તિ છે થોડો ભક્તિ એ આવી ને આવી દાદા બધો નવકલમ બધી કીર્તન ભક્તિ કીર્તન ભક્તિ દાદા નવ કલમ ને એ બધું ભક્તિ કહેવાય કે આજ્ઞા કહેવાય આજ્ઞા કહેવાય ચાલો દાદા ચાલો બધા જુએ જ એટલે એકાગ્રતા નથી એટલે કે બીજે છે એ ઘણી વખતે આમ બેસીને તમારું ધ્યાન કરે નિધિ ધ્યાન કરે તો કે દાદાને જુદા જુદા બધા ફેસ દેખાય જુદી તો કે એનું કારણ શું કે એકાગ્રતા નથી એમ કરેલું ને એ બધું ભેગું જવા આવે દાદા જુદા જુદા સ્વરૂપમાં દેખાય છે કરેલું ખરું તમને ભૂખ્યું તો નહીં જાય તો કૃપા હોય તો દેખાય છે કૃપા વધારે દેખાય છે ને દેખાય છે બહુ સારું છે છે बेटा ने घटना हुआ है તું જતી રીતે અમારા મનમાં થઈ વગેરે વિધિ કરીએ સાર પડે તમે ચાર પાંચ દાડા છે અહીં તું આવતી આવે ફરી સમજે ને રોજ આવજે શું કે છે બેન બેન કે છે કે બાબો તીજી બહુ હેરાન કરતો હતો ના એટલે સમજી ગયો કાગળ લખ્યો છે બધા પ્રશ્નો લખીએ બધા રસીબેન ગામ ને તમારું ગામ જુદું તમારું કયું ગામ નવ પાંચ સત્યાસી સવારે રમણબેન સાહેબ જુદી પડી છે કે જુદી પડે એટલે મરદાર લાગે પ્રકૃતિ ભાવ તો બધી વગર નહીં પણ જુદી પડી છે એટલે મરદાર થઈ જાય મરદાર એમાં જીવ કાઢી દો એવું થાય મતદાન થયેલી પણ એની ઇફેક્ટ તો રહ્યા કરે ને મતદાન થયેલી હોય તો બી ઇફેક્ટ તો રહ્યા કરે ઇફેક્ટ આપણે કાતા હતો હવે હા હા બાકી હા હાવ ભાવ જીવી રહ્યો છે તેમાં ભાવ થાય લેવાનો એટલે હાવ કે <laughs> હાવ એટલે એટલે બહુ દુઃખ ના થાય તમારે ભાવ નથી ભાવ હોય તો દુઃખ થાય ભાવ ના હોય એટલો ભાવ હોય દુઃખ થાય ભાવ ને ભાવ થઈ ગઈ મીના દાદા અમારી જે જાગૃતિ થઈ હવે એમાંથી વાણીમાં થોડો ફેર પડે કે નહીં ત્યારબાદ વાણી થોડી થોડી બધું બધું ફેર પડે જરૂર છે પણ નીકળતી વાણીમાં પણ જે ભરેલું છે એ નીકળી ના જાય ત્યાં સુધી ત્યારબાદ વાણી કેવી રીતે નીકળે છે જે છે ને કરવા નવું નથી જે જૂનું છે એ જ એટલે પેલા ભાવ વિચાર રાખે ભાવ જતા કરવા ત્યારબાદ આવે કે નહીં ત્યાગવાદ આવે કે નહીં આપણે કોઈના કોઈને વિશે ત્યાગવાદ નો પેલો ભાવ કર્યો તે અત્યારે પ્રગટ થાય Thank you. આપણે કોઈને વિશે અભિપ્રાય કે કંઈ પણ આપીએ તો મનમાં આપીએ અને બોલી નાખીએ તેમાં ફેર કરો કે નહીં ફેર હા કઈ જાતનો ફેર બોલી નાખીએ ડિસાઈડ થાય તમે બદલી નહીં તો તો ના કરો તો ઊભી જ તો પડી ગયું પછી નીકળે પાછું અનડિસાઇડેડ જે આવેલો અભિપ્રાય મગજ માંથી કાઢી રાખેલો સારો ને આવેલો પ્રતિક્રમણ કરવું જોઈએ પણ ત્યાં નવું નથી આ તો બધા ફળ છે છે એનો ફોન આપવાનો રાખવાનો જ નહીં જે છે બહાર નીકળતા જાય બહાર નીકળતા જાય છે જે અભિપ્રાયો એનો ફોન રાખવાનો નહીં એનો ભય નહીં રાખવાનો એ ખોટું શું જૂનું છે નિર્ભય છે દાતા દત્તા બધું જુઓ એ છતાંય પ્રતિક્રમણ તો કરવાના જ રાત્રે આપડે બધા બેઠા હોઈએ બાર વરસાદ પડતો હોય બરાબર આવું મોટું હાપુલી જઈ ગયું ભાઈ હા હા બરાબર પછી બધા હોઈ ગયા કોઈ બોલો કે હાફ થઈ ગયા હાફ થઈ ગયો પેલા ત્રણ ના બધા હા હા સાથે ગયેલો એવું લાગે બરાબર છે એવું ભાવ કહેવાય એ ભાવ કહેવાય પેલા હાર કહેવાય જોયો છે નહીં જોયો છે એવું કઈ પાછળ દેખાતા એટલે જોયેલો ભાવ હા એટલે એટલે કે હા ભાવ હા હા ભાવ કે પછી હા બરાબર ભગવાન <laughs> દક્ષાબેન પૂછે છે કે ખરાબ વિચાર આવ્યો તો મનમાંથી એનો વિચાર આવે જોઈને સતત પ્રતિક્રમણ કરેલો સારો કે વાણીથી બોલી પહેલા જેવો ને પછી પ્રતિક્રમણ કરવું સારું એ બેમાંથી સારો છો મનમાં વિચાર આવ્યો મનમાં ખરાબ વિચાર આવ્યો કોઈને માટે ખરાબ વિચાર આવ્યો તો તરત જ પ્રતિક્રમણ કરી લેવું એ સારું કે વિચાર આવ્યો તો એને પેલા વાણીમાં પ્રગટ કરીને પછી જ પ્રતિક્રમણ કરવું સારું ના વિચાર આવતા નથી જઈએ એવું બનશે કે નહીં જુદી વસ્તુ છે પણ આ જ્ઞાન આવો જ્ઞાનની જાગૃતિમાં વિચાર આવતા ને હાથે બીજું રોક્યું નહીં પંખો ફૂટે ભાઈ નાખો આપડે આમાં લાયક નથી બરાબર દાદા કોઈ વિચાર એવો હોય આવા અવાજ કરતો હોય તો શું કરવાનું દાદા કોઈ વિચાર એવો હોય કે મનમાં આપણે એક વાર રોક્યો બીજી વાર રોક્યો ફરી ફરી આવતો હોય તો એને વાણીમાં પ્રગટ કરી દેવો કે ના પ્રગટ થાય કે નહીં થાય જોવાનું આપણે આપણે જ્ઞાન એવું હોવું જોઈએ કે પૂરા આવ્યો નથી ઉઘાડી દેવાની વાત ફરી આવવાની ફરી કરાવી ફરી નહીં પણ હા તો આમાં નથી કુટુંબ દેખવે લગાવી નાખો વિષયમાં તો એવું કે વિષય જો નિર્વિષય રહેવું હોય ને તો પોતાની આદર કઈ ના ઉગડે આવડો ખોડો થઈ ગયો તો એ ના ઉખડે મૂળિયા નાખ્યા પછી ભાવ દેખાય જમીન પાસે બધા સુખા રહેલા એટલે એમની પ્રકૃતિ પહેલેથી જેવી ઘડાયેલી જે ફિલ્મ હતું તે દેખાય બરાબર છે ભૂખ લાગે છે તમારા હાથમાં છે બરાબર હા તો એવું ક્લિયર જે આપણે લૌકિક ધર્મ કે રિલેટિવ ધર્મ એમ કહેવાય છે ને કે સંયમ લેવાની જાગી ભાવના જીતવા સંસાર લૌકિક ધર્મ જેને કહીએ છીએ રિલેટિવ ધર્મ કે ક્રમિક માર્ગ તે પ્રભુશ્રીનો એક પ્રભુશ્રી માટે કોઈ લખેલું એટલે કે ની શતાબ્દી થઈ ત્યારે કે કે શું બોલું સંયમ લેવાની સંયમ લેવાની જાગી ભાવના જીતવા આ સંસાર એટલે એ જે સંયમ એ મન વચન કાયમ ત્રણેયનો સંયમ થયો ને સંયમ સંયમ લેવાની જાગી ભાવના જીતવા આ સંસાર એ જે સંયમ છે એ કયા સંયમ ની વાત કરે છે મન વચન કયા એ સંયમ કેવાય ને હા ખરેખર સંયમ કે ને કેવાય મન વચન કયા છે ને હા તો ભાઈ જેવો હિસાબ હોય તેવો જ રહેવાનો જવા જવા હા હા સંયમ તો કોને કહેવાય ધોધમાર માયા લોક જે છે એને બહુ કઠોર લાગવો નથી આવી શકે એ આવી શકે ખરો આવ્યો છે ને તમારે તમે ભાઈ ગોળ ગમતો નથી ને ના તમને શું થાય જોવાનું ધારણ ભલે કરતા હોય એટલે સંયમ આવ્યો છે ને પણ એ તો દાદા અક્રમ વિજ્ઞાન અને આપની કૃપાને લીધે પણ માણસ કરતા થઈને જેમ ક્રમિક માર્ગમાં કરે ત્યારે એ સંયમ મન હા એટલે એ સંયમમાં તો પછી આવો સંયમ જોઈએ જોઈએ છે એવું યાદ કરે પછી બીજે ભાવે એવો સંયમ રહે ઉપયોગ સંસારમાં હોય એના જ્ઞાન વધ્યા કે એવું બને સંસાર નિકાલી વાળો નિકાલી વાળો ઉપયોગ ના હોય જે બને એ રહ્યા કરવાનું જ્ઞાની મહાત્મા જેમ જેમ જ્ઞાન ના ઉપયોગ માં લાવે તેમ તેમ તેમની જ્ઞાન અવસ્થા બધી જે બને કે પછી આપની કૃપાથી સંપૂર્ણ જ્ઞાન મળે માં ઉપયોગ ન રાખવા છતાં જ્ઞાનમાં સંપૂર્ણતા આવે બોલો બોલો દાદા સાચો ઉપયોગ કઈ રીતે રાખવો એ સમજાવો એમ કે સાચો ઉપયોગ કઈ રીતે રાખવો એ સમજાવો પાંચ આજ્ઞા એ સાચો ઉપયોગ જ છે તો બધા સુધારમાં જુઓ આ ફાઇલ ફાઇલ જુઓ તો એ સુધારમાં જોઈએ કે આ ફાઇલ ને સુધારમાં થઈ ગયું સુધારમાં જોઈએ તો ફાઇલ થઈ ગઈ એટલે પાંચ આઠ લાખના એ ઉપયોગ છે શું કહ્યું એથી પછી વધારે જ્ઞાન ઉપયોગ પછી વધતો જાય અંદર અંદર ખરો ઉપયોગ ઉપયોગ વધતો જાય આ વાત છે ઉપયોગ આત્મા વધતો હતો સંસારમાં ત્યારે આત્મા આત્મા વધશે એમનો ઉપયોગ આત્મા આત્મા વર્તે રીતે છોકરો છોકરો દોડતો હોય દોડ તે જોયા કરે વાળે કરો આપણે તમારે હરીશભાઈ કેવું કે બાબાને વાવો કદાચ નહીં કરવાના ઇમોશનલ નહીં થવાનું સમજાય જ્ઞાન હા આત્મા સાથે રાખતા આત્મા કાઢી લેવાની સમજ પીલાતા હતા તે હરિભાઈ આત્મા સારું આત્મા પીલાતા હતો એ અમારે ઝાડ ના ભરે પેલો તો ના બોલતો હોય તો ઝાડ ભર્યા કરે મન મન મનમાં ક્રોધ કરતો હોય તો ઝાડ ભર્યા કરે સમજે તમને પછી સાચો સંયમ સમજ અને ભાવ માથને શારીરિક અને માનસિક સંયમ વ્યવહાર સંયમ તો આપણે જે જ્ઞાનમાં રહેવું નહીં આપણો પણ સંયમ કયો જ્ઞાનમાં ન રહેતા હોય એક પાંચ આજ્ઞા હોય એટલું પાંચ આજ્ઞા રહેવા પ્રયત્ન કર્યા કરે થઈ એમ કહેવાય એટલે ક્રોધ માન માં લોક નામ થઈ એમ કહેવાય શું કહ્યું ક્રોધ માન માં લોક ને અટકાવવો એમ નામ થઈ એમ આપણે જ્ઞાનમાં રે અટકી જાય બરાબર પાંચ આજ્ઞા બરાબર એ ભાવમાં જ રાખવાનો દાદા એ સંયમ જે છે એ ભાવ સંયમ જ થવાનો સંયમ પણ એ ભાવ સંયમ જ હા ભાવ ભાવ છે જ નથી ભાવ જ ભાવ એટલે હું ભાવ લોક બળદ મારે જલેબી ભાવે છે કોઈ ભાવ નથી એ તો ઈચ્છા છે બરાબર શબ્દ બાધા એ છે Yeah. ત્યાં લઈ સમજ અને ભાવમાં છે તારીખ અને વ્યવહાર છે નવ પાંચ સત્યાસી સાંજે રામોદય ત્યાં એલ see, normally, no more bad news are coming back. We're just so low. દાદા કોઈના પુણ્ય એકલા જ બાકી રહ્યા હોય તો એના આત્માનો શું થાય પુણ્ય એકલા જ બાકી રહ્યા હોય તો બને ને કોઈને પુણ્ય એકલું રહે એમ વિજ્ઞાન ગપવું છે ગપવું છે human nature will also do, always do something bad. So you always have good and bad deeds together. He says it's not happened anytime so far. That uh, somebody has only married only. There's always marriage and demarriage. There will be more marriage than less. There may be 2 to 5 percent bad, always with it. There's always mixture, 2 to 5 percent. હવે એનો તો શું ફાયદો છે એ વાત ખોટી કોઈને હોય something that will benefit you, you know. Whatever you go, value to you. Well, it is, it is valuable. to me to get close to God. So that was, to me, that means ફૂલ ફોન કરનારો અહંકારથી પાપ પડે ફૂલ કરનારા અહંકારથી પાપ પડે બધે. See, somebody who is, uh, who is doing, doing uh, good deeds, you know, he will have the ego that I am doing good deeds. And with that he creates papa also, bad deeds. and because he goes to God. Ah, so there is never a person who is always doing only punya. It never happens. It's not possible. It's like, uh, it's not